શ્લોક નંબર સિક્સ્ટી ટુ आचार्येणे वदत्तं यद् यच्च तेन કૃષ્ણ कृष्णस्वरूपं तत्सेव्यं વંદ્યમેવેતરતુ યત અને જે શ્રી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી અહીં આચાર્ય શબ્દથી પોતાના ભક્તિ માર્ગના ઉપદેષ્ટા ધર્મવંશી ગુરુ સમજવાના છે પણ યજ્ઞોપવિત સંસ્કાર કરીને જે વેદ ભણાવે તે આચાર્ય કહેવાય છે આવા યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં દર્શાવેલા આચાર્ય અહીં લેવાના નથી કારણ કે તે આચાર્યને કહેવાનો અહીં પ્રસંગ જ નથી જેમ જપ કરવાનો મંત્ર આચાર્યોપદિષ્ટ જ જપવા યોગ્ય ગણાય છે તેમજ ધ્યાનાલંબન મૂર્તિ પણ સ્વરૂપ પણ ધ્યાનનું આલંબન બનવું જોઈએ જેમ ગુરુ પાસેથી મેળવેલી વેદવિદ્યા ગુરુમુખથી પ્રાપ્ત થયેલો મંત્ર તેમજ ધ્યાન વિષય સ્વરૂપ પણ તેમણે પ્રતિષ્ઠિત કરેલું હોવું જરૂરી છે તે જ સ્વરૂપ ઉપાસકને ઉપકાર કોની પાસે ભણ્યો હતો શંકર રાવણ કોની પાસે ભણ્યો શંકર ભગવાન તમને પૂછું છું બોલે છે તમે મારે ઇન્ક્વાયરી મેળા લેવા કોની પાસે ગયો હે પલટશે મુનિ પાસે એનો તો છોકરો હતો એ એની પાસે ભણ્યો તો ક્યાં પલટશે મુનિનો દીકરો હતો એની પાસે ભણ્યો તે એટલે કોઈની પાસે ભણ્યો નહીં હોય તો નામ નહીં હોય પ્રખ્યાત ને એમ હાથે ભણ્યો પાછો ભણ્યો તો ખરો એમ એટલે હાથે ભણ્યો એમ એટલે ફળીભૂત નથી ગુરુની ભક્તિ વિના ફળીભૂત ન થાય એમ વેદ વિદ્યા શું આવ્યું એમાં ઓલો એકલવ્ય છે એ હાથે ભીણો હતો તો એ પણ ભક્તિથી ભીણો હતો એમ દ્રોણાચાર્યની ભક્તિ હતી પૂતળામાં ભક્તિ રાખી એને તો એને ફળીભૂત થઈ એટલે ભણી જાય એટલે બહુ મહત્વનું છે એવું નથી એ ફળીભૂત થવું જોઈએ એને કંઈક ફળ આવવું જોઈએ તો શીખી લો અંગ્રેજી તો એને ફળ આવવું જોઈએ ને કે આ બધા શાસ્ત્રો શીખી લો તો એને ફળ કાંઈ આવવું જોઈએ ફળ શું એમ કેસુડન ફળ હોય પાસે કોઈ ઘરની એકવાર ખાધું બીજી વાર કોઈ આવે નહીં નામ ન લે કેસુડાનું ફળ જોયું છે પડ્યું છે કે નહીં કેસુડાનું ફળ પડ્યું નથી કોઈ ખાતા ન હોય એટલે હું એમ તમે ખાધું છે હે ફળ નથી ખાતા પિત્ત પાપડા કે ને બહુ જ કડવામાં કડવા હોય એમ એક વાર જો ચાખી જાય બીજી વાર નામ ન લે એટલે એવું ફળ આવે કે ભાઈ તમે બહુ ભણ્યા છો ક્યાંક ફાયદો આપો ને એક વાર લે બીજી વાર નામ ન લે હવે નથી જોતો એને કંઈક ફળ આવવું જોઈએ સમજ્યા જે કંઈક ગુણ શીખી કે જે કંઈ ભણી એનું ફળ આવવું જોઈએ ને કંઈક કોકને કોકને માટે પોતાના માટે નહીં અને જો ભક્તિ ન હોય ગુરુમાં તો એને ફળ ન આવે એમ એવું કીધું ફરીથી વાંચો કારણ કે આચાર જેમ જપ કરવાનો મંત્ર આચાર્યોપદિષ્ટ જપવા યોગ્ય છે તેમજ ધ્યાનાલંબન મૂર્તિ પણ સ્વરૂપ પણ ધ્યાનનું આલંબન બનવું જોઈએ મંત્ર છે વિદ્યા છે ભગવાનનું સ્વરૂપ છે એ ગુરુમુખી હોવા જોઈએ મંત્ર છે એ પોતાની મેળે કરી લીધો ઓલો આ કરે તો હું આ કરું હું ક્યાં કામ છું એનાથી કમ ન હોય એટલે પછી બીજું કઈ બોલું તો હોય જ નહીં કમ ન હોય અને ગુરુની જરૂર ન પડે એ ગુરુ તેને દોડાયા હોય ગુરુ કરે ત્યાં ક્યાંક દેવા હાટું કરે એમ કે આ કામ હોય એ ગુરુ પાસે લે ને ક્યાંક એમ કમ ન હોય અને ગુરુ થી હવાયા હોય તો આધુનિક યુગ તો બધા હવાયો જ હોય છે ને આ વર્ષે હોય છે ટેકનોલોજી અને આવતે વર્ષે તો દોઢી થઈ ગઈ હોય છે એટલે આવતે વર્ષે જન્મમાં હોય એ દોઢા જ હોય કારણ કે એમાં બધી ટેકનોલોજી આવી ગઈ હોય ને એટલે હવે આ કળિયુગમાં તો શિષ્યો દોઢા હોય અને ગુરુ પોણા હોય એટલે એમાંથી હું લે ગુરુમાંથી હું લે ગુરુમાંથી કંઈ લીધા જેવું હોય નહીં હોય તો એ બોલું વીસમી સદીનો હોય કે અઢારમી સદીનો હોય હોય તો લીધા જેવું એટલે અટાણે તો એ આઉટડેટેડ થઈ ગયું હોય બધે જેમ ગુરુ પાસેથી મેળવેલી વેદ વિદ્યા ગુરુમુખથી પ્રાપ્ત થયેલો મંત્ર તેમજ ધ્યાન વિદ્યા ગુરુ વિદ્યા છે એ ગુરુ પાસેથી મેળવેલી મંત્ર છે એ ગુરુ પાસેથી મેળવેલો હોય તો ફળે અને મૂર્તિ હોતે ગુરુ પાસે એટલા માટે કીધું કે આચાર્ય દત્તમ ચસ્તતે પ્રતિષ્ઠિત જેમ ગુરુ પાસેથી મેળવેલી વેદ વિદ્યા ગુરુમુખથી પ્રાપ્ત થયેલો મંત્ર તેમજ ધ્યાન વિશેષ સ્વરૂપ પણ તેમણે પ્રતિષ્ઠિત કરેલું હોવું જરૂરી છે તે જ સ્વરૂપ ઉપાસકને ઉપકારક બને છે લિંગપુરાણમાં આચાર્ય શબ્દનું નિર્વચન કર્યું છે કે સ્વયં આચરતે યસ્માદ આચાર્ય સ્થાપયત્યપિ આ ચિનોતી ચ શાસ્ત્રાર્થાન આચાર્યસ્તેન ચોચ્યતે જે સ્વયં આચરણ કરે બીજાને શુભ આચરણમાં સ્થાપે અને શાસ્ત્રોના અર્થને સુસંગત સિદ્ધાંતના રૂપમાં સંગ્રહિત કરે તેથી તે આચાર્ય કહેવાય છે શાસ્ત્રમાંથી ગોતી દે કાલે આવ્યું તો શું આવ્યું તો આપણે વેદાર્થ સંગ્રહમાં રાજસ્થામાં એ ક્યાં આવ્યું કે આ બધા નો અર્થ આવો છે આમાંથી સાર એટલો છે આ તી નહોતી એટલે ને બધા એમાંથી સાર કાઢીને ચોટી દે એટલું એટલું કરવાનું છે બહુ સરસ આવ્યું છે હું શું કરવાનું છે નિષ્કામ સેવા હા એમાં આવ્યું હતું ને કે ભાઈ આ શાસ્ત્રોનો સાર હું સૌથી પહેલા તો નિષ્કામ સેવા કરે નિષ્કામ સેવા કરે પછી એમાંથી એને વિરક્તિ થાય ઉત્કંઠા જાગે પછી એમાંથી ક્યાંક પોતે થોડોક હળવો થાય નિષ્કામ સેવા ન કરે ત્યાં સુધી પોતે હળવો ન થાય પાપ એને રોકી રાખે નિષ્કામ સેવા કરે એટલે પાપ એક કર ખાય એટલે એને વહી રહે અને ભગવાનને જાણવાની ઉત્કંઠા થયા પછી ગુરુ પાસે ગુરુનો ઉપદેશને માને એટલે એના આત્મગુણો છે એ વિકાસ પામે વિકાસ પામે પછી એને ભગવાનમાં યત થાય અને ભગવાનને પામે આવો બધો શાસ્ત્રનો સાર છે આ ચિનોતી શાસ્ત્રાર્થાન ઇતિ આચાર્ય હે એવી રીતે આપણા સંપ્રદાયમાં શું કહેવાય નિષ્કામ સેવાયોગ કરે નિષ્કામ સેવાયોગ કરે એટલે એને મગજમાં કંઈક હું એટલે આપણા સંપ્રદાયમાં પહેલા પંચ વર્તમાન અને પછી નિષ્કામ સેવાયોગ એટલે પછી વૈરાગ્ય થાય સાધુતાના ગુણ એમાં આવે આત્મગુણાનો વિકાસ થાય એવી રીતે સાધુતાનો ગુણનો વિકાસ થાય અને સાધુતાના ગુણ વિકાસ થાય એટલે આપણા આપણામાં ત્રણ છે એક પંચ વર્તમાન નિષ્કામ સેવા અને ભગવાનના હાથા સંતમાં આત્મબુદ્ધિ આ ત્રણ થાય એટલે એને વૈરાગી થઈ જાય અને સાધુતાના ગુણ વિકસે અને ભગવાનમાં એને ઘાટી પ્રીતિ થાય અને મુક્ત થઈ જાય એ સંપ્રદાયના અર્થ સિલેક્ટેડ અર્થ હશે ગુણાતીતાને સામે કહેવાનું શંકરાચાર્યના બ્રહ્મ એક છે એને સાધન શું છે ષટ સંપત્તિ પછી વાક્યાર્થ બોધ અને પછી સીધા ભગવાન થઈ જાય ષટ સંપત્તિ એમ મુમુક્ષુતા આવે કે મારે મુક્તિ પામવી છે અને ષટ સંપત્તિ એમાં જાગે પછી તત્વમસી ભણે અને પછી તત્વમસી ભણી જાય એટલે તો પૂરું થઈ ગયું વાક્યાર્થ બોધ થઈ ગયો એટલે તો ભગવાન થઈ ગયો આપણે સીધા જો વાક્યાર્થ બોધ થઈ જાય તો સદગુરુ સીધા થઈ જાય વાક્યાર્થ વાક્યાર્થ બોધ થઈ ગયો હોય તો તો પ્રવચન જ મળે ને દેવા કે નહીં એ થોડો નિષ્કામ સેવા કરે વાક્યાર્થ બોધ થઈ ગયો એટલે મને પ્રવચન દેવા ન હોય તો કોકને પકડીને કે ભાઈ મારું પ્રવચન સાંભળતો જાય અને બહુ સાંભળવા એ ન ના આવે તો પછી કે સીડી દઈ દઈએ આપણે એટલે આપણે કર્યું છે એટલે એટલે વાક્યાર્થ બોધ થઈ ગયો વાક્યાર્થ બોધ એટલે ત્રણેયના જુદા જુદા મત છે આચાર્ય કોને કહેવાય શાસ્ત્રોમાંથી જલ્દી બધાના જીવનમાં આવે એવા અર્થો મુદ્દાઓ ચૂંટીને આપી દે કે જાઓ પોતે પાછું એ પ્રમાણ કરે અને બીજાને પોતે કરાવે અને શાસ્ત્રોમાંથી ચૂંટી દે શાસ્ત્રોમાંથી ચૂંટેલું હોય એ પ્રમાણે કરાવે પોતાના મનમાં ધાર્યું હોય એ પ્રમાણ કરાવે એમ નહીં સ્વયં આચાર્ય તે યશમાં સ્વયં આચરતે પોતે શાસ્ત્રોમાંથી એવા સારા સિદ્ધાંતોને પોતે આચરણમાં લે પછી આચાર્ય સ્થાપ્યત્ય સો હા અને બીજાને બધા એને એનું માનતા હોય અને એનું સાંભળતા હોય કોક એને તેને બધાને આચરણમાં બધાને રાખે આ ચિનોતી શાસ્ત્રાર્થાન એટલે શાસ્ત્રો માંથી બધા સિદ્ધાંતો નોખા પાડી દે આમાંથી એટલું કરવા જેવું છે આચાર્ય સ્તેન ચોચ્યતે જે સ્વયં આચરણ કરે બીજાને શુભ આચરણમાં સ્થાપે અને શાસ્ત્રોના અર્થને સુસંગત સિદ્ધાંતના રૂપમાં સંગ્રહિત કરે તેથી તે આચાર્ય કહેવાય છે તે આચાર્યે જે ભગવાનની મૂર્તિ પોતાને આપી હોય કે પછી દેવ પ્રતિષ્ઠા વિધિથી પધરાવી હોય તે શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિ સ્વરૂપ તેને સહુએ સેવવી તેની પૂજા વગેરે કરવું આચાર્યે જે મૂર્તિ ન આપી હોય કે ન પધરાવી હોય તે મૂર્તિ તો ભગવદ્ભાવથી વંદન કરવા યોગ્ય છે પણ પ્રતિદિન પૂજવા યોગ્ય નથી સેવા કરનારા ભગવદ્ ભક્તોએ ભગવાનની મૂર્તિમાં પાષાણાદિકની ભાવના ન કરવી કારણ કે આવી ભાવનાને પંચરાત્રમાં અપરાધ ગણાવેલ છે જેમ કે શિલા દિધિ કૃષ્ણમૂર્તો સ્વગુરૌ નરધીશ તથા વૈષ્ણવે જાતિર્ધિ યેશામ તે અપરાધપરા જનાહા જે લોકોને શ્રીકૃષ્ણ મૂર્તિમાં પાષાણ આદિની ભાવના હોય પોતાના ભગવાન શણગારમાં ડેકોરેશનની ભાન હોય કે શોરૂમ બનાવી દે એમ ભગવાન એમાં રાજા ધીરાજની ભાવના ન કે ભગવાન છે કે રાજા ધીરાજ છે એનો બરાબર શો કેમ થાય ડેકોરેશન ની ભાવના ન રાખવાની સેવાની ભાવના રાખવાની અને રાજા ધીરાજ ની ભાવના બહુ ડેકોરેશન કરતા શીખી જાય એટલે પછી ઓલું ન રહે હવે આને કેમ ડેકોરેશન જોવા જોવાથી આમ કરો તો એ તો શોરૂમમાં જોઈ આવો તો ખબર પડે કેમ ડેકોરેશન હોય ભગવાનમાં ડેકોરેશનની બુદ્ધિ અને ગુરુમાં માણસ્ય બુદ્ધિ અને વૈષ્ણવ ભક્તોમાં જાતિની બુદ્ધિ એ ક્યાં તો ઢેઢડો છે સારો ભગત હોય તો ભગત થી માપવાનું જાતિ થી નહીં માપવાનું ભગવાનનો ભગત હોય એમાં ભગત કેવો છે જે લોકોને શ્રીકૃષ્ણ મૂર્તિમાં પાષાણ આદિની ભાવના હોય પોતાના ગુરુમાં માનવ મનુષ્ય બુદ્ધિ હોય અને વૈષ્ણવ ભક્તોમાં નાત જાતની ભાવના હોય તે બધા ભગવાનના અપરાધી છે શુદ્ર કમલાકરમાં પણ એક અભિયુક્ત વચન છે આચા અર્ચા વિષ્ણુ શિલાધીર ગુરુષુ નરમૂર્તિ વૈષ્ણવે જાતિ બુદ્ધિર વિષ્ણોર્વા વૈષ્ણવાનામ કલિમલ મથને પાદ તીર્થે અંબુ બુદ્ધિ શુદ્ધે તન્નામ મંત્રે પુરુષ કલુષ હરે શબ્દ સામાન્ય બુદ્ધિર વિષ્ણુ સર્વેશ્વરે છે તદિતર સમધિર યશ્ય વા નારકી સહ જે મનુષ્ય મૂર્તિમાં કે શાલગ્રામમાં પાષાણ આદિની ભાવના રાખે છે પોતાના ગુરુમાં સામાન્ય મનુષ્ય જેવી ભાવના કરે છે ભગવાનના ભક્ત વૈષ્ણવોમાં નાતજાતની દ્રષ્ટિ રાખે છે કળિયુગના દોષોનો નાશ કરનારા ભગવાનના ચરણામૃત તીર્થોદકમાં અને વૈષ્ણવ ભક્તના ચરણામૃતમાં સામાન્ય પાણીની બુદ્ધિ કરે છે અપાર અનેક પાપોનો નાશ કરનારા અને વિશુદ્ધ આવા તે ભગવાનના નામ મંત્રમાં સામાન્ય શબ્દની જે ભાવના કરે છે તે છેવટે નરકમાં પડે છે ભગવાનની પ્રીતિમાં વંદન કરવા યોગ્ય છે એમ જે કહ્યું ભગવાનની પ્રતિમા વંદન કરવા યોગ્ય છે એમ જે કહ્યું છે તે બાબતમાં નિર્ણય સિંધુ અને નારદીય પુરાણમાં વિશેષતા કહી છે ય શુદ્રેણાર્ચિતમ લિંગમ વિષ્ણું વા પ્રણમેત નરહ ન તસ્ય નિષ્કૃતિર્દૃષ્ટા પ્રાયશ્ચિતાયુતેરપી યોષિદિભિઃ પૂજિતમ લિંગમ વિષ્ણુ વાપી નમેત્તુ યહ સ કોટિકુલ સંયુક્તમ આકલ્પમ રૌરવમ વસેત શુદ્રે પૂજેલું શિવલિંગ અને શાલગ્રામ તેને જે મનુષ્ય પ્રણામ કરે છે તેનું પાપ લાગે છે તે પાપ ટાળવા હજારો દસ હજાર પ્રાયશ્ચિત કરવામાં આવે તો પણ તેની શુદ્ધિ થતી નથી સ્ત્રીઓએ પૂજેલા શિવલિંગને અને શાલગ્રામને જે મનુષ્ય નમસ્કાર કરે છે તે કરોડો કુળ પૂર્વજો સાથે કલ્પ હજાર ચતુર્યુગ પર્યંત રૌરવ નરકમાં પડે છે શ્લોક નંબર સિક્સ્ટી થ્રી ભગવન મંદિરમ સર્વે સાયમ ગંતવ્યમન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રો તત્રોચ્ચૈરાધિકાપતે અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું <coughs> આખો દી મંદિરમાં રહેતા હોય એને પછી ત્યારે બહાર નીકળવું એમ <coughs> મંદિરમાં જવાનું અને આખો દી મંદિરમાં રહેતા હોય ને ત્યારે બહાર નીકળવું એ પછી આ મારા ભૂલી ગયા છે આમાં લખવાનું વાહે રહી ગયું એટલે આપણે એડ કરી દેવાનું સમગ્ર ભક્તજનોએ પ્રતિદિન સાયંકાળે સ્થિર મૂર્તિ કે ચલ મૂર્તિ આવા જે ભગવાનના મંદિર ત્યાં દર્શન કરવા જવું ત્યાં રાધિકાપતિ શ્રીકૃષ્ણ ભગવાનના ગુણ ચરિત્ર અને નામોનું એકાગ્ર મનેથી ઊંચે સ્વરે એક મુહૂર્ત સુધી કીર્તન ઉચ્ચારણ કરવું ઉચ્ચે સ્વરે કરવું એમ ભગવાનની પ્રાર્થના ઉચ્ચે સ્વરે કરવાની આપણે સંતો હોય તો આરતી ન પૂરી થાય ખાલી સંતો હોય ને કોઈ હરિભગત ન હોય તો આરતી ન પૂરી થાય કારણ શું કે કે મહાપુરુષો હોય ને એ તો બધું બધું જો તાણીથી બોલે તો મહાપુરુષ પણ ટળી જાય મહાપુરુષનું લક્ષણ શું ગળું ન તાળે એમ એ મહાપુરુષ કહેવાય અને એમ જરા જરા બોલે એ ભગવાનને સમજાવે ને ભગવાન તો સમજી જાય એટલે મહાપુરુષો છે એ તાણીથી ન બોલે આ તો બધા પેલા કોમન મેનને કીધું છે મહારાજે કે જે મહાપુરુષો થઈ જાય એને તાણીથી નહીં બોલવાનું એવું આવશે પછી બીજી શિક્ષા બધી પૂરી થઈ જાય એટલે બસો ને તેરમાં શ્લોકમાં મહાપુરુષો તાણીથી કોઈ ન બોલે ત્યાં રાધિકાપતિ શ્રીકૃષ્ણ ભગવાનના ગુણ ચરિત્ર અને નામોનું એકાગ્ર મનેથી ઊંચે સ્વરે એક મુહૂર્ત સુધી કીર્તન ઉચ્ચારણ કરવું કળિયુગમાં ભગવાનના નામ સંકીર્તનને જ મોક્ષનું સર્વોત્તમ સાધન કહ્યું છે શ્રીમદ્ ભાગવતમાં તે કહ્યું છે કે કલેર દોષ નિધે રાજન નસ્તી યેકો મહાન ગુણ કીર્તનાદ એવ કૃષ્ણસ્ય મુક્તબંધઃ પરમ વ્રજેત કૃતે યદ ધ્યાયતો વિષ્ણુ ત્રેતાયામ યજતો મખેહિ દ્વાપરે પરિચર્યાયામ કલો તદ હરિકીર્તનાદ હે રાજન કળિયુગ દોષનો નિધિ છે પણ તેમાં એક મોટો ગુણ રહ્યો છે શ્રીકૃષ્ણ ભગવાનના ગુણ ચરિત્ર અને નામોનું સંકીર્તન કરવાથી મનુષ્ય આ સંસારના બંધનથી છૂટીને ભગવાનના ચરણોમાં પહોંચે છે સતયુગમાં ધ્યાન કરનારને જે ફળ મળે છે ત્રેતાયુગમાં યજ્ઞો કરીને ભગવાનની આરાધના કરનારાને જે ફળ મળે છે દ્વાપરયુગમાં ભગવાનની પરિચર્યા સેવા કરવામાં જે ફળ મળે છે તે બધા ફળ કળિયુગમાં શ્રીહરિની સંકીર્તન ભક્તિ કરવાથી મનુષ્યને મળે છે નામ સંકીર્તનથી નામ લેવાથી મળે છે નામનું રટણ કરવાથી એને મળે છે કૃષ્ણ વર્ણમ ત્વિષા અકૃષ્ણમ સાંગોપાંગસ્ત્ર પાર્ષદમ યજ્ઞૈ સંકીર્તન પ્રાયૈ યજંતી સુમેધસ કલીમ સભાજયંત્યાર્થ કલીમ ત્યાર્યા ગુણજ્ઞાઃ સારભાગિનીઃ ભાગિનઃ ગુણાજ્ઞાઃ સારભાગિનઃ યત્ર સંકીર્તન યત્ર સંકીર્તનનેવ સર્વઃ સ્વાર્થ સંકીર્તનેનેવ યત્ર સંકીર્તનેનેવ યત્ર સંકીર્તનેનેવ સર્વઃ સ્વાર્થો સંકીર્તનેન એવ યત્ર સંકીર્તનેન એવ સર્વ સ્વાર્થો અભિલભ્યતે ભગવાનનું સ્વરૂપ શ્યામવર્ણનું છે છતાં કાંતિ તેજથી ઉજ્જવળ જણાય છે હૃદય આદિ અંગ કૌસ્તુભાદિ ઉપાંગ સુદર્શનાદિ અસ્ત્ર અને સુનંદ આદિ પાર્ષદોથી યુક્ત પ્રભુ રહે છે સર્વોત્તમ બુદ્ધિશાળી મહાપુરુષો કળિયુગમાં ઉપર કહેલા ભગવાનના લીલા ગુણો તથા નામોના સંકીર્તનમય યજ્ઞોથી આરાધના કરે છે કળિયુગમાં કેવળ નામ સંકીર્તનથી જ સમગ્ર સ્વાર્થ અને પરમાર્થ પ્રાપ્ત થાય છે એટલા માટે યુગના ગુણ જાણવાવાળા શ્રેષ્ઠ પુરુષો કળિયુગની પ્રશંસા કરે છે ધ્યાયન કૃતે યજન યજ્ઞેશ ત્રેતાયામ દ્વાપરેર્ચયન દ્વાપરે અર્ચયન યદાપનોતિ તદાપનોતિ કલૌ સંકીર્ત્ય કેશવમ વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે સતયુગમાં ધ્યાન કરવાથી ત્રેતાયુગમાં યજ્ઞો કરીને ભગવાનનું આરાધન કરવાથી દ્વાપરયુગમાં અર્ચન પૂજન કરવાથી મુમુક્ષુ જે ફળને પામે છે તે ફળ તો કળિયુગમાં ભગવાન કેશવની સંકીર્તન ભક્તિથી મળે છે એટલે હાંજે જાવું એમ આજે બધાએ ભગવાનના દર્શન કરવા મંદિર પ્રત્યે જાઓ ત્યાં થોડું ઘણું કરવો આવું ધૂન કીર્તન કરવું વરાહ પુરાણમાં પણ કહ્યું છે કે ધન્યાસ્તે કૃતાત્માનસ તેરૈવ સુકૃતમ કૃતમ તૈરાપ્તમ જન્મનઃ પ્રાપ્યમ યે કલૌ કીર્તયંતી મામ જે લોકો કળયુગમાં મારા ગુણ ચરિત્ર અને નામોનું સંકીર્તન કરે છે તેને ધન્યવાદ છે તે લોકો જ શુદ્ધ મનવાળા છે તેમણે જ પુણ્યકર્મ કર્યું છે અને તેમણે જ જન્મીને મેળવવાની સિદ્ધિ મેળવી લીધી છે સ્કંદપુરાણમાં કહ્યું છે કે કલિકાલ કુસર્પસ્ય તીક્ષ્ણ દંશ તીક્ષ્ણ દંષ્ટ્રસ્ય માભયમ ગોવિંદ નામ દાવેન દુગ્ધો દુગ્ધો યાસ્યતિ ભસ્મતામ કળિયુગરૂપ ભયંકર સર્પ દગ્ધો યાસ્તિ ભસ્મતામ કળિયુગરૂપ ભયંકર સર્પની તીક્ષ્ણ દાઢોનો ભય નથી રહ્યો કારણ કે ભગવાન ગોવિંદના નામ સંકીર્તનરૂપ દાવાનળથી તે બળી જશે બૃહન નારદીય પુરાણમાં તે કહ્યું છે કે હરિનામ વદાયે ચ ઘોરે કલિયુગે નરાહા ત એવ કૃતકૃત્યા વય ન કલિર બાધતે હિ તાન આ ઘોર કળિયુગમાં જે મનુષ્યો ભગવાન શ્રીહરિના નામોનું ઉચ્ચારણ સંકીર્તન કરે છે તે જ કૃતકૃત્ય છે અને તેમને કળિયુગનો બાધ લાગતો નથી પદ્મપુરાણમાં કહ્યું છે કે હરે કેશવ ગોવિંદ વાસુદેવ જગતપ્રભો ઇતિરયંતી યે નિત્યમ નહીં તાન બાધતે કલિહે જે મનુષ્યો હે હરે હે કેશવ ગોવિંદ હે વાસુદેવ જગતપ્રભો આવું નિત્ય બોલતા રહે છે તેને કળિયુગ નડી શકતો નથી વિષ્ણુ ધર્મોત્તરમાં કહ્યું છે કે ये प्रत्यहम जगद्धातु वासुदेवस्य कीर्तनं कुर्वन्ति तान् नरव्याघ्र ન કલીર બાધતે નરાન જે મનુષ્યો રોજ જગતધાતા વાસુદેવ ભગવાનની કીર્તન ભક્તિ કરતા રહે છે તો તે હે નરવ્યાઘ્ર તેમને કળિયુગ પીડી શકતો નથી વિરી સર્વ સર્વ વિરિંચી સર્વસ્વમાં કહ્યું છે કે નામનામ નામનામ હરેહે કીર્તનત પ્રાયાતિ પ્રયાતિ નામનામ હરેહે કીર્તનત પ્રયાતિ સંસાર પાર દુરિતૌઘ મુક્ત નરહ સ સત્યમ કલિદોષ જન્મ પાપમ નિહત્યાશુ કિમત્ર ચિત્રમ ભગવાન શ્રીહરિના નામોનું સંકીર્તન કરીને પાપના પૂંજોથી મુક્ત થયેલો મનુષ્ય સંસાર સાગરનો પાર પામી જાય છે તો તે સાચે જ કહી શકાય કે કળીના દોષોથી થયેલા પાપોનો નાશ સત્વરે કરે તેમાં આશ્ચર્ય શું ગરુડ પુરાણમાં કહ્યું છે કે મુહૂર્તમપી યહ કીર્તેન નારાયણમ મતિન્દ્રિત સોપી મતંદ્રિત નારાયણ મતંદ્રિત સોऽपि સિદ્ધિમવાપનોતિ કિમ પુનઃ તમ સદોચ્ચરન મનુષ્ય આળસ છોડીને એક મુહૂર્ત અડતાલીસ મિનિટ જેટલો સમય ભગવાન નારાયણની કીર્તન ભક્તિ કરે છે તો જીવનમાં સિદ્ધિને મેળવી શકે છે તો પછી જે સદા નિરંતર નારાયણ નામને ઉચ્ચારતો હોય અને જીવતો હોય તેના જીવનની સફળતા થાય તેમાં શું કહેવું આ ઉંચેશ્વરે ભગવાનના નામનું સંકીર્તનનું જે કહ્યું તે સ્ત્રીઓ અને પુરુષોએ એક જગ્યાએ સાથે મળીને નહીં કરવાનું તે નારદ પંચરાત્રમાં કહ્યું છે કે સ્ત્રિય સ્ત્રીણામ સભા મધ્યે પુમાન પુમાંસશ્ચ તથા નૃણામ ઉપવિશ્યાન વહમ કુર્યુહુ કૃષ્ણ કીર્તિમ ન ચાન્યથા સ્ત્રીઓ સ્ત્રીઓની સભામાં બેસે અને પુરુષો પુરુષોની સભામાં બેસે આ રીતે જુદા જુદા બેસીને પ્રતિદિન શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરવી પણ ભેળા ભેળા બેસીને ન કરવી શ્લોક નંબર સિક્સટી ફોર કાર્યાસ્તસ્ય કથા વાર્તા શ્રવ્યાશ્ચ પરમાદરાત વાદેત્ર સહિતમ કાર્યમ કૃષ્ણ કીર્તન કૃષ્ણકીર્તનમોત્સવે અને તે શ્રીકૃષ્ણની જે કથા વાર્તા તે પરમ આદર થકી કરવીને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્ર સહિત શ્રીકૃષ્ણના કીર્તન કરવા નામ સંકીર્તન કર્યા પછી સમય પ્રમાણે શ્રીકૃષ્ણ ભગવાનની દશમસ્કંધ આદિની કથા વાંચવી તથા તે ભગવાનના સંબંધવાળી વાતો લોકભાષામાં યુક્તિઓ આપીને કરવી તેમના ગુણોનું વર્ણન કરવું અને તે કથાને તથા વાતોને પરમ આદરથી સાંભળવી કારણ કે ભગવાનની કથા આદિને સાંભળવી કહેવી તે મોક્ષનું કારણ છે તે ભાગવતમાં કહ્યું છે કે શૃણવંતી ગાયંતી ગૃહંત્યભિક્ષણા ગૃણંત્ય ભીક્ષણ ભીક્ષણશ સ્મરંતી નિંદંતી નંદંતી સ્મરંતી નંદંતી તવે હિતમ જના त एव पश्यन्त्यचिरेण तावकं પર હો परमं પદાંબુજમ ભક્તજન વારે વારે આપના ચરિત્રોનું શ્રવણ ગાન કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થયા કરે છે તે જ સત્વરે આપના તે ચરણકમળના દર્શન પામે છે કે જે જન્મ મૃત્યુરૂપ સંસારના પ્રવાહને અટકાવી દે છે શૃણવન ગૃણન સંસ્મરણ સંસ્મરયન ચ ચિંતયન નામાની રૂપાણી ચ મંગલાની તે ક્રિયાસુ યસ્વ ક્રિયાસુ યત્વચરણારવિંદ ક્રિયાસુ યસ્ત્વચરણારવિંદયોર આવિષ્ટ આવિષ્ટ ચેતા આવિષ્ટ ચેતા ન ભવાય કલ્પતે જે પુરુષ આપના મંગળમય નામોનું અને રૂપોનું શ્રવણ કીર્તન સ્મરણ અને ધ્યાન કરે છે અને આપના ચરણકમળની સેવામાં જ પોતાના ચિત્તને જોડી દે છે તેને ફરીવાર આ જન્મ મૃત્યુરૂપ સંસારના ચક્રમાં આવવું પડતું નથી ઇદમ હિ પુંસસ તપસઃ શ્રુતસ્ય વા સ્વિષ્ટસ્ય સુકૃતસ્ય સ્વિષ્ટસ્ય સુક્તસ્ય સ્વિષ્ટસ્ય સુક્તસ્ય ચ બુદ્ધિદત્તયો બુદ્ધિદત્તયો અવિચ્યુતો અર્થ કવિભીર નિરૂપતો નિરૂપિતો યદુત્તમ શ્લોક ગુણાનું વર્ણનમ વિદ્વાનોએ એક વાતનો નિર્ણય કર્યો છે કે મનુષ્યના તપ વેદાધ્યયન યજ્ઞાનુષ્ઠાન સ્વાધ્યાય જ્ઞાન અને દાનનું એક જ આ પ્રયોજન છે કે પુણ્ય કીર્તિવાળા શ્રીકૃષ્ણના ગુણોનું અને લીલાઓનું વર્ણન કરવામાં આવે પીબંતી રસ પડે શું શું આવ્યું એમાં દાન શું કરવા કરવું અને તપ શું કરવા કરવું હોય ભગવાન ભગવાનના ગુણોનું જમા મહિમા વધતો રહે એમાં એને રસ પડે એમ સેવા કરવાની યજ્ઞ કરવાનો તપ કરવાનું દાન કરવાનું એ શું કરવા કરવું ભગવાનમાં રસ અટાણે રહ પડતો નથી તો કાંઈક પડે એમ એટલે તો સેવા કરે હોય તો રહ ભાગી જાય તો કેમ તપ કરે ને હોય તો રહ ભાગી જાય કુક દીક જાતો હોય તો ઢૂકે નહીં પછી તો એનું ફળ શું એમ કંઈક કરવું એ શું કરવા કરવું કે અટાણે ભગવાનમાં કાંઈ રહ નથી તો એના ફળ રૂપે કંઈક રસ પડે એટલા માટે કરવું ફરીથી વાંચો શ્લોક જો ઇદમ હિ પુંસ તપસ શ્રુતસ્ય વા સ્વિષ્ટસ્ય સુક્તસ્ય ચ બુદ્ધિ અવિચ્યુતો અર્થ કવિભીર નિરૂપિતો યદુત્તમ શ્લોક ગુણાનું વર્ણનમ બધા મોટા મોટા કવિઓએ એવું કીધું છે કે આ બધા સાધનો કરે એનું ફળ હું ભગવાનના વર્ણન ભગવાનના કીર્તનમાં એને રસ પડે ભગવાનના નામમાં એને રસ પડે અત્યારે રસ પડતો નથી એટલા માટે ઓલા સાધન બધા કરવાના છે સાધન કરતા સાધન કરતો હોય એ ઓલા હોય એ કરતો હોય એ બીયો જાય તો પછી એને સાધન શું કર્યું એ કઈ ખબર ન પડે વિદ્વાનોએ એક વાતનો નિર્ણય કર્યો છે કે મનુષ્યના તપ વેદાધ્યયન યજ્ઞાનુષ્ઠાન સ્વાધ્યાય જ્ઞાન અને દાનનું એક જ આ પ્રયોજન છે કે પુણ્ય કીર્તિવાળા શ્રીકૃષ્ણના ગુણોનું અને લીલાઓનું વર્ણન કરવામાં આવે પીબંતી યે ભગવત આત્માન સતામ કથામૃતમ શ્રવણ પુરેશુ પુટેશુ સંભૃતમ શ્રવણ પુટેશુ સંભૃતમ પુનંતી યે વિષય વિદુષિતા વિદુષિતાશયમ વ્રજંતી તચ્ચરણ સરોજ તચ્ચરણ સરોરુહાંતિકમ વ્રજંતી તચ્ચરણ સરોરુહાંતિકમ જે સંતો આત્મસ્વરૂપ ભગવાનની કથા વહેંચ્યા જ કરે છે જે લોકો પોતાના કાનરૂપી પડિયામાં ભરીને તે કથામૃતનું પાન કરે છે તેના હૃદયમાંથી વિષયોનો ઝેરી પ્રભાવ નીકળી જાય છે તે પવિત્ર થઈને શ્રીકૃષ્ણના ચરણ કમળોનું સામીપ્ય પામે છે જ્ઞાનમ યદા પ્રતિનિવૃત્ત ગુણોર પ્રતિનિવૃત્ત ગુણો વિચક્રમ આત્મપ્રસાદ ઉભયત્ર ગુણેશ્વ સંગહ કૈવલ્ય સંમત પથસ્ત્વથ ભક્તિ યોગ કો નિવૃત્તો હરિકથાસુ રતિમ ન કુર્યાત સત્સંગથી જ્યારે જ્ઞાનોદય થાય છે ત્યારે સંસારરૂપ સાગરમાં ત્રિગુણાત્મક તરંગોની ભમરીઓ શાંત થઈ જાય છે શુદ્ધ હૃદયમાં આનંદનો અનુભવ થાય છે વિષયોમાં આસક્તિ ટળી જાય છે મોક્ષ માર્ગમાં સર્વસંમત ભક્તિયોગ પ્રાપ્ત થાય છે તો ભગવત કથાના આ પ્રકારના રસમાં કોને પ્રેમ ન થાય અશેષ સંકલેશ સમમ વિદત વિધત્તે ગુણાનુવાદ શ્રવણમ મુરા રહે શ્રીકૃષ્ણના ગુણોનું વર્ણન તથા શ્રવણ સમગ્ર દુઃખ સમૂહને શાંત કરી દે છે મદાશ્રયા કથામૃષ્ટા શૃણવંતી કથયંતી ચ તપંતી વિવિધા તાપા નૈતાન મદગતશ્ચેતસ મારી પવિત્ર કથાઓનું જે શ્રવણ કીર્તન કરે છે અને મારા સ્વરૂપમાં જ જે ચિત્તને જોડી રાખે છે તે ભક્તોને સંસારના અનેક પ્રકારના સંતાપો થતા નથી ગૃહે સ્વાપી શતામ ચાપી પુંસામ કુશલ કર્મણામ મદવાર્તા યાતયામાનામ ન બંધાય ન બંધાય ન બંધાય ગૃહામતા ન બંધાય ગૃહામતા ન બંધાય ગૃહામતા નોત્તમ શ્લોક વાર્તાનામ જોષતામ તત્કથામૃતમ સ્યાત સંભ્રમો અંતકાલેપી સ્મરતામ તત્પદાંબુજમ જે શ્લોકો ભગવદ્ દર્પણ બુદ્ધિથી કર્મ કરે છે અને જેનો બધો જ સમય મારી કથા વીતે છે તે ગ્રહસ્થાશ્રમમાં રહ્યા હોવા છતાં ઘર તેને બંધન કરતું નથી જે લોકો શ્રીકૃષ્ણના લીલા ચરિત્રની કથા કરતા રહે છે તે કથામૃતનું પાન કરતા રહે છે અને તેના દ્વારા ભગવાનના ચરણકમળનું સ્મરણ કરતા રહે છે તેને અંતકાળમાં પણ મોહ પેદા થતો નથી એકાદશી આદિકના ઉત્સવમાં વીણા અને મૃદંગ આદિ વાજિંત્ર વગાડીને શ્રીકૃષ્ણ ભગવાનના કીર્તન બોલવા ધૂન કરવા અને મહાપૂજા વગેરે પણ કરવું ભગવાને ઉદ્ધવને કહ્યું છે કે અભ્યંગોન મર્દના દર્શદંત ધાવા અભિચે અભિષેચનમ અન્નાદ્યમ ગીત નૃત્યાની પર્વણી શ્યુરુતા શ્યુરુતાન હે ઉદ્ધવ ભગવાનની મૂર્તિને દાંતણ કરાવવું સ્નાન કરાવતી વેળાએ સુગંધી ચૂર્ણ તેલ ચોળવું હવે તો આપણે દાંતણ નહીં કરાવતા દાંતણ કરાવો એક બ્રશ એક ઓલી ટ્યુબ મૂકી દેવાની એટલે ભાવના તો કરવી જોઈએ ને દાંતણની દરેક ઠેકાડે બધાને ઓલું લોટો તો મૂકો છો કે નહીં દાંતણ કરાવવા હાટું તો સારું દાંતણે મૂકવું જોઈએ કાપી લેવાનું કણે જ નું કાપી લેવાનું પણ પૂજારીને જઈને કાપવું પડે ભગવાનને દાંતણ કરાવવું જોઈએ હે ઉદ્ધવ ભગવાનની મૂર્તિને દાંતણ કરાવવું સ્નાન કરાવતી વેળાએ સુગંધી ચૂર્ણ તેલ ચોળવું પંચામૃત સ્નાન કરાવવું સુગંધી પદાર્થનો લેપ કરવો દર્પણ દેખાડવું થાળ ભોગ ધરાવવું શક્તિ પ્રમાણે રોજ અથવા પરવાના દિવસોએ ગીત તથા નૃત્ય આદિનો પ્રબંધ કરવો શ્લોક નંબર સિક્સટી ફાઈવ પ્રત્યહમ કાર્યમિથમ હે सर्वैरपि मदाश्रितैः संस्कृतप्राकृतग्रन्थाभ्याश्चापि यथा संस्कृतप्राकृतग्रन्था યશ્ચાપી યથા મતિહ અને અમારા આશ્રિત જે સર્વ સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ તેનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો આ રીતે આગળ શ્લોક નંબર ઓગણપચાસથી ચોસઠ સુધી કહેલું નિત્યકર્મ મારા સર્વ આશ્રિતોએ પ્રતિદિન કરવું તેમજ દેવીવાણી સંસ્કૃત અને પ્રાકૃત અર્થાત લોકભાષામાં રચાયેલા આસ્તિક ગ્રંથોનો અભ્યાસ પોતપોતાની બુદ્ધિને અનુસારે પ્રતિદિન કરવો કારણ કે તે ગ્રંથોનો અભ્યાસ જ ધર્મ તથા અધર્મના સ્વરૂપનું જ્ઞાન કરાવવામાં મૂળરૂપ છે મહાભારતના રાજધર્મમાં કહ્યું છે કે યથા યથા હિ પુરુષો નિત્યમ શાસ્ત્રમ નિષે નિષેવતે તથા તથા વિજાનાતિ વિજ્ઞાનમથ રોચતે વિજ્ઞાનમથ રોચતે વિજ્ઞાનમથ રોચ રોચતે માણસ પ્રતિદિન જેમ જેમ શાસ્ત્રનું સેવન અધ્યયન કરે છે તેમ તેમ તેને વિશેષ પ્રકારનું જ્ઞાન થાય છે અને તે પછી તે જ્ઞાનમાં તેને અભિરુચિ ઉપજે છે ગીતામાં પણ કહ્યું છે કે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય કાર્ય વ્યવસ્થિતો તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિતો તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યાકાર્ય વ્યવસ્થિતો તેથી શું એનો અર્થ ગીતામાં તો ગીતા નથી સાંભળી તો સંસ્કૃત ભણો છે એટલે સંસ્કૃતનો અર્થ કરવાનો હું એમ થાય એમ એ ઋષિ સ્વામી તમારે શું અર્થ આવે છે સ્વામી દેહો કે એનું પ્રમાણ કોણ એમ એનો ગાઈડ કોણ મારે શું કરવું મારે શું ન કરવું એનું ગાઈડન્સ કોણ આપે શાસ્ત્ર શાસ્ત્ર આપે પોતે આપે હે હું શું કરું છું એ કોણ નિર્ણય કોણ કરવાનો શાસ્ત્ર કે કોણ કે હું કરવું ને હું ન કરવું એ મનમાં ગમે એમ કરવું કે પછી શાસ્ત્ર પ્રમાણે એમ કરવું શું કરું હે એવું હોય આપણે એ વાત છે એવું હોય આપણે શું કરવું એનો નિર્ણય કોને કરવાનો હે આપણે શું કરવું એ કોને નિર્ણય કરવાનો કોને કરવાનો અચ્છા ડુ યોર બિઝનેસ કીધી હે હે એવું તો કરવાનું કીધું જ છે ને પોતાના શાસ્ત્ર માંથી પણ કરવું નહીં એમ પોતાનું મનગમતું એ તો મારે કીધું છે પોતાના અંગમાં મળતો એમ કરવું એમ પોતાના અંગમાં મળતો એ મનગમતું જ કહેવાય બીજું પણ શાસ્ત્ર માંથી ગોતવા કોણ જાય એમ એટલે મન ધાર્યું કરતા હોય શાસ્ત્રમાં જ ગોતીને કરે મન ધાર્યું કરતા હોય એ શાસ્ત્રમાં જ ગોતીને કરે તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્યા કાર્ય વ્યવસ્થિતો તેથી તારા કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણરૂપ છે પદ્મપુરાણમાં કહ્યું છે કે પશુ તુલ્યો નરોગ્નેયો સત્શાસ્ત્રાભ્યસનમ વિના જો મનુષ્ય સત્શાસ્ત્રનો અભ્યાસ ન કરે તો તે અભ્યાસ નહીં કરનારા મનુષ્યને પશુ જેવો જાણવો બળદ જેવો જાણે બળદને ગધેડાની જ્યારે સાંજે કથા વાર્તા આમાં બેહે નહીં ઓલી ગાયું કથા કરતી હોય તો ઓલું બેહે નહીં ટાંટ હોય એટલે કથામાં ન બે તો કે બળદ જેવો જાણો એમ કથા એમાં ન બેહતો તો એમ જાણો કથામાં બેઠા પછી ગૌશાળામાં જઈને કથા કરો તો પછી એને બળદિયાને છોડ્યા પછી વાહે હાલવું પડે આપણે તો એનો અર્થ તે કથામાં તો બે ગયા પણ કથા એમાં ન બેઠી વિદુરજીએ પણ કહ્યું છે કે અવિદ્ય પુરુષ શૌચ્ય શૌચ્ય શૌચ્ય નહીં શૌચ્ય અવિદ્ય પુરુષ શૌચ્ય વિદ્યા વિનાનો સત્શાસ્ત્રનો અભ્યાસ વિનાનો મનુષ્ય શોકને પાત્ર છે કથા ન સાંભળતો હોય તો એનો શોખ કરવો કે આવી જશે એમ એનો શોખ કરવો મરી જાય પછી શોખ કરે ખરેખરો કરે ને એટલે કથા ન સાંભળે એનો ખરેખરો કરો અરે ગયા હાવ એ શ્લોક થોડાક દી રહ્યા હોત તો સારું હતું એટલે એમ કે થોડી કથા સાંભળી હોત તો સારું હતું પણ હાવ ગયા એમ એવો એમ શોખ કરો દરરોજ શ્લોક નંબર સિક્સટી સિક્સ યાદૃશેર્યો ગુણેર્યુક્ત તાદૃશે સસ્તુ કર્મણી યોજનીયો વિચાર્યેવ નાન્યથા તો કદાચન અને જે મનુષ્ય જેવા ગુણે યુક્ત હોય તે મનુષ્યને તેવા કાર્યને વિશે વિચારીને જ પ્રેરવો પણ જે કાર્યને વિશે જે યોગ્ય ન હોય તે કાર્યને વિશે તેને ક્યારેય ન પ્રેરવો ધાર્મિકપણું આદિ જે સદ્ગુણ તે જે મનુષ્યમાં જેવા હોય તેને વિચારીને તેના ગુણોને અનુસારે જ તેને તે તે કામમાં જોડવો પણ ઉલટી રીતે ક્યારેય ન જોડવો જો વ્યવહારમાં એવો વિવેક રાખવામાં ન આવે તો જે જે વૈભવ સગવડતાઓ હોય છતાં પણ તેની હાનિ થાય છે પણ તે સગવડતાનો કોઈ ફાયદો થતો નથી માટે વ્યવહાર કાર્ય ન હોય ને એમાં એને યોજે તો બગડ સાધનો હોય ને બગડ નાખે એટલે એમાં એને રાખો નગર પાસે સાધનો તૈયાર કર્યા હોય એ બધા બગડી ગયા માટે વ્યવહાર કાર્યમાં આવો વિવેક રાખવો યાજ્ઞવલ્ક્ય ઋષિએ કહ્યું છે કે ધર્મ શું ધર્મ જ્ઞાન અર્થ જ્ઞાન ધર્મ જ્ઞાન એમ નહીં ધર્મ જ્ઞાન ન અર્થો ધર્મ શું ધર્મ જ્ઞાન અર્થકૃત્યેષુ પંડિતાન સ્ત્રીષુ ક્લિબાન નિયુંજિત નીચાનની નીચાન નિયેશુ કર્મસુ નીચાન નીચેશુ નીચેશુ કર્મસુ નીચાન નીચેશુ કર્મસુ રાજાએ ધર્મના કર્મ કામમાં ધર્મજ્ઞને મૂકવા આર્થિક કાર્યોમાં અર્થના નિષ્ણાંતોને મૂકવા સ્ત્રીઓની સુરક્ષાને માટે નપુંસકોને રાખવા અને નિમ્ન કાર્યોમાં નીચ માણસોને રાખવા ત્રિવિધા પુરુષા રાજન નુત્તમા ધમ મધ્યમઃ નિયોજયેત યથાવત્તાન સ્ત્રીવિદ્યે ત્રિવિધેષ્વેવ ત્રિવિધેષ્વેવ કર્મસુ ત્રિવિધેષ્વેવ કર્મસુ હે રાજન ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આવા ત્રણ પ્રકારના માણસ હોય છે તેથી તે મને યથાયોગ્ય ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ કાર્યોમાં જોડવા સભા પર્વમાં નારદજીએ કહ્યું છે કે કચ્ચિત દીવક કશ્ચિત વિદિત્વા કશ્ચિત વિદિત્વા પુરુષાન કશ્ચિત વિદિત્વા પુરુષાન ઉત્તમામ અધમાધમ મધ્યમાન ઉત્તમાધમ મધ્યમાન ત્વમ કર્મસ્વ અનુરૂપેશુ નિયોજયસી ભારત હે ભારત ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ આ ત્રણ પ્રકારના પુરુષોને ઓળખીને તે તેને યોગ્ય કામમાં જ તમે પ્રેરો છો ને ગાડાવાળાને જ જોડ દેતા ને એમ કે તારો હગો હોય તો એ પ્રધાન એ બીજો દ્રૌપદીનો ભાઈ હોય તેને પ્રધાન કરી દે એને સેનાપતિ બનાવ્યો હતો બીજાને બધાને હાવ સેલે એવું તો કઈ કરતો નથી ને એવું કરે તો શું વાંધો આવે મરે એ સ્વામી મહારાજની જય